चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो अहं सर्वदनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमस्मि हृदये शेषे लीलाक्षीराब्दिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च હવે શું ધર્મમાં બુદ્ધિના સંબંધમાં આપણે થોડો વિસ્તાર કરે અને કેશવી કઈ કેશવી પછી બીજો વિષય એ આપણે બુદ્ધિના જ અંતર્ગત લીધું હતું કે બુદ્ધિ માટે આપણે ત્યાં શાસ્ત્રીય પરંપરામાં થોડો સંસ્કાર દ્વારા સદબુદ્ધિ કઈ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે એ સંબંધમાં જોયું એના પછી હાર્મના પ્રકારો જોયા એમાં શું હતું દેહ અને આત્મધર્મ એના મુખ્ય બે પ્રકાર દેહ ધર્મના અંતર્ગત વર્ણધર્મ અને આશ્રમ ધર્મ વર્ણધર્મ કેટલા ચાર આમ ચાર ને આમ છ એટલે ચાર વર્ણ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણશંકર અને વર્ણ બાકી તે પછી હા એટલે બ્રાહ્મણ માની લો કે પુરુષ છે અને એની પત્ની વૈશ્ય વર્ણની છે તો એની જે સંતાન થશે એ બંનેનું મિશ્રણ થાય ને તો એને વર્ણ શંકર કહેવાય શાંકર એનો મતલબ ભેળસેળ એવી રીતે ક્ષત્રિય છે પુરુષ માની લ્યો અને શુદ્ધ સ્ત્રી છે તો એ બંનેની ભેળસેળ થઈ ગઈ શુદ્ર પુરુષ છે અને બ્રાહ્મણ સ્ત્રી છે તે પછી આશ્રમ આશ્રમ ધર્મની અંદર આપણે શું જોયું કે બાકી છે હજી હા એ તો બાકી જ છે પણ હજી આપણે થોડો વિસ્તાર વર્ણના સંબંધમાં ઓરપણ કર્યો હતો એ વર્ણ બાહ્ય ને આપણે કઈ રીતે સમજવું જોઈએ કેમ કે આપણા ધર્મશાસ્ત્રમાં જે પણ ઉપદેશ છે કર્તવ્યનો એ વર્ણને અનુલક્ષીને કરવામાં આવેલો છે પણ જો કોઈ વર્ણમાં જ ન હોય તો એક તો વર્ણમાં ન હોય એવી વ્યક્તિ કોણ હોઈ શકે અને અગર કોઈ એવી વ્યક્તિ છે કે જે આ ચાર વર્ણમાંથી કે મિશ્ર વર્ણમાંથી કોઈ પણ નથી તો એને શાસ્ત્ર શું ઉપદેશ આપવા ઈચ્છે કે એને કર્તવ્યના રૂપમાં શું પાલન કરવું એનો ઉત્તર આપણે કાલે વિચાર્યો હતો એટલે કર્તવ્યના તરીકે સામાન્ય ધર્મ એને પ્રાપ્ત થશે આ એક વાત છે પણ વર્ણ બાહ્ય કોઈ કેવી રીતે હોય છે એને આપણે સમજવું જોઈએ એ બતાવો હા કયા હતા આ શ્રીમદ ભાગવતમાં આવી જાતિઓ કે એ પ્રકારની પ્રજાનું વર્ણન છે કે જે આપણા હિન્દુસ્તાનમાં આપણા વર્ણ વ્યવસ્થામાં સાથે રહેતા હતા અને ભાગવત ત્યાં એમ કહી રહી છે કે આના સિવાય પણ યેન્ય પાપા યદુપાશ્રયાશ્રયા આ અને આના જેવા બીજા પણ વર્ણ બાહ્ય કે જે લોકોને પાપ યોનિના રૂપમાં એવો દેહ પ્રાપ્ત થયો છે એ પણ ભગવાનની ભક્તિ અહેતુકી ભક્તિ કરી શકે છે એમાં એમનો અધિકાર કોઈ રોકી નથી શકતો તો ભગવત ભક્તિમાં કે વૈષ્ણવ ધર્મમાં જોઈએ છે એનો પણ અધિકાર છે જો એના અંદર પ્રભુ પ્રત્યે શરણાગતિનો અને ભક્તિનો ભાવ છે તો એમાં આપણે ગ્રીક એમ્બેસેડર નો દ્રષ્ટાંત વિચાર્યું હતું એનું નામ કોઈને एलियोडोर तो 2000 रुपये पहला भाग ही मारो પછી બેઠો છો તો જે સુતે માયે કરુણ સંગ બનાવ લાવ્યું છે મધ્યપ્રદેશમાં કોઈ ડિગાઈ છે ઓ દીવાન સર કોડ ઓરે દેમી અમાર સૌ આવા બધી સાધનો કુસ્તી મારે પર્ટિક્યુલરલી ભક્તિ માર્ગમાં સીમિત કરવાની જરૂર નથી પણ ભગવાનની ભક્તિ છે ભગવાનનો આશ્રય કોઈ પણ લઈ શકે એને વૈદિક અધિકાર હોય ન હોય તો પણ ગ્રંથ એટલે હા શ્રવણ તો કરી શકે એમાં કોઈ બાદ નથી હા કરી શકે એમાં જેટલો અંશ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરનારો છે વીરસ્તુતિ ભસ્મસ્તનના અંદર આવે છે તે તે પછી બ્રહ્માજીને ભગવાને જે ચતુશ્લોકી નો ઉપદેશ કર્યો હતો તે એટલા ને ઓમિટ કરી દેવાનું બાકીનું કરી શકે સમજે આપણા પરંપરા હવે નથી રહી જૂના સમયમાં બધી જગ્યાએ હતી કે અગર કોઈ વર્ણબાહ્ય વ્યક્તિ વૈષ્ણવ બનવાની ઈચ્છા કરે તો એને શું કરવું જોઈએ સૌથી પહેલા એને શિખા રાખવી પડે હિન્દુત્વનું પરંપરાનો શિકારનો શિખા ન હોય એ હિન્દુ ન કહી શકાય એ ઇંગ્લેજ કહેવાય આવી દ્રઢ માન્યતા રહેલી છે અને એ જ કારણે તમે જો યુરોપિયન કે અમેરિકન બધા જે વૈષ્ણવ બની રહી છે એમને આપણે જોઈએ ઇસ્કોનના કે હરેરામ હરે કૃષ્ણના જે ફોલોઅર્સ છે એ પૂરા વિશ્વમાં છે સૌથી પહેલા શિખા એ લોકો રાખે અને પોતાની જે આસ્થા છે એનો લોકો કરે છે your shikha as uh, Krishna. આ સ્મૃતિપત્રનો ચિહ્ન છે જે નાક ઉપર લોકો કરે છે અને આ પ્રભુના કર્ણારવિંદનું પ્રતીક છે બહુ બહુ સુંદર લોકો સંસ્થાના પ્રમાણે છે જપ શુદ્ધિ અશુદ્ધિના નિયમો ગ્રહ વગેરેનું પાળવું એકાદશીના વ્રત કરવા જયંતિના વ્રત કરવા તે ઉપરાંત મંત્રના ભગવત નામના સંકલનનો હરે કૃષ્ણનો જે જપ છે એનું બહુ મહાત્મ છે ત્યાં એવા પૂજાનો એટલો જોર નથી તો એ મંત્ર નો અનિવાર્ય રૂપ થી આટલી માલાનો જપ કરવો વગેરે એ બહુ સ્ટ્રિક્ટલી એ લોકો પાસેથી એક વર્ષ સુધી કરાવવામાં આવે તે પછી એમને દીક્ષા પ્રાપ્ત થાય છે તો એમાં શિખાર આપવાનો તાત્પર્ય એ છે જે ગઈકાલે આપણે જોયું કે આપણે કોઈ વ્યક્તિને ગુજરાતમાં આવીને વસવું છે પરદેશી વ્યક્તિને તો એ ભારતને અવગણીને ગુજરાતની અંદર વસી ન શકે ભારતની નાગરિકતા એનું પ્રથમ કમિટમેન્ટ છે ભારતમાં ગુજરાત છે પછી બીજા નંબર ઉપર ગુજરાત આવે એવી રીતે કોઈ વૈષ્ણવ બને તો વૈષ્ણવ એનું સનાતન વૈદિક ધર્મનો અનુયાયી બનવું એની પેલું કમિટમેન્ટ હોવું જોઈએ આ વાત આપણે ગઈકાલે જોઈ હતી પહેલા હિન્દુ હોય પછી મુસ્લિમમાં કન્વર્ટ થઈ જાય પછી ભારતની અંદર એમ કહેવાય છે કે ચોવીસ કરોડ મુસલમાન છે ચોવીસ કરોડમાંથી એમની જો ત્રણ એક ચાર પેઢી પહેલા આપણે જઈએ તો બધા હિન્દુઓ જ હતા નાઇન્ટી પર્સેન્ટ એ પછીથી કન્વર્ટ થયા છે હવે આજકાલ વિશ્વ હિન્દુ પરિષદને આવે છે ઘરવાસથી એ નામથી એક અભિયાન ચલાવી રહી છે કે જેમાં વટલાયેલા કે કન્વર્ટ થયેલા જે હિન્દુઓ છે મુસલમાન થયા છે એમને ફરીથી હિન્દુ ધર્મની અંદર સમાવેશ કરવો મોટો વર્ગ છે કે જેને હજી મુસલમાનો સ્વીકારે નથી પણ હિન્દુઓ એમને કોઈ કારણસર પોતાનાથી દૂર કરી દીધા તો એ લોકોએ પોતાનો એક અલગ જ કુંડાળું બનાવીને એની અંદર એ લોકોએ રહેવાનું શરૂ કર્યું પોતાનો સમાજ રચીને હિન્દુ એમને કેમ કે સ્વીકારતા ન હતા એટલે એમને જ્યાં પણ માન્યતા મળે અને રાજનૈતિક દ્રષ્ટિથી જે પણ લાભ મળે એ લાભ મેળવવા માટે લોકોએ મુસલમાન તરફ ઝુકાવ વધાર્યો સમજ આવ્યું ને હવે જયારે આપણા જે કે મનુષ્યને ધારણા કરતા વધારે આવશ્યકતા સામાજિક સુખ સુવિધા એટલા માટે મુસલમાન ધર્મ એટલા માટે મુસલમાન બનો તો કાયદાના પ્રમાણે શૂટ મળી જાય એવા ઘણા બધા લોકો છે આમાં ધર્મ સાથે થોડું કોઈ લેવા દેવા છે એટલે જે લોકો આવા આવા કારણોથી મુસલમાન તરફ બનવા જઈ રહ્યા હતા એમના માટે આપણી અંદરની એક પ્રક્રિયા શરૂ થઈ કે ભાઈ સાવ મુસલમાન બનીને ભારતીય પરંપરાથી બિલકુલ વિપરીત તમે એક સમાજ પેદા કરો એના બજાય સારી વાત એ છે કે તમે લોકો બૌદ્ધ બની જાઓ એટલે ભીમ સેના નવી શરૂ થઈ બાબા આંબેડકર છે ભીમરાવ એના નામથી આ એક ભીમ સેના એક નવી પેદા થઈ છે સમાજમાં કેમ કે એ બધા લાભ આ લોકોને પણ મળી રહ્યા છે દલિતોને એટલે ચોઈસ તમારી પાસે બે છે માઇનોરિટીના રાઈટ મુસલમાન બનીને એને ભોગવો અથવા બૌદ્ધ બનીને દલિત બની અને તમે ભોગવો એટલે વાત તો હવે સ્વાર્થની છે આમાં ધર્મ સાથે કઈ મેળવવા માટે એવા ઘણા બધા કારણોથી લોકો અન્ય અન્ય ધર્મો તરફ વળી ગયા પણ હિન્દુ ધર્મની એક સમસ્યા એ છે કે જે હિન્દુ ધર્મને છોડીને જાય એના માટે વૈષ્ણવ થઈ શકે વ્યક્તિ પાછો પણ વર્ણાશ્રમની વ્યવસ્થામાં પાછો એ પ્રવેશ ન કરી શકે આ આપણી લિમિટેશન છે એટલે એક વખત કોઈ મ્લેચ્છ થયો અથવા કોઈ દલિત તરીકે થયો તો એને ફરીથી પાછું વર્ણાશ્રમની વ્યવસ્થામાં સ્વીકારવા માટેની કોઈ શાસ્ત્રીય પ્રક્રિયા આપણે ત્યાં નથી એટલે કોઈક જમાનો એવો હતો કે જે વખતે આ બધા વાતોને વિદેશી આક્રાંતાઓએ જાણી લીધી આ રહસ્યોને તો એ લોકો એમ કરતા કે કોઈ હિન્દુ સમાજની અંદર જૂના સમયમાં જાતિ પ્રમાણે મહોલ્લા વેચાયેલા હતા એમનું કૂવો પાણી વગેરે બધું જુદું જુદું રહેતું તો હિન્દુ સમાજના કોઈ મહોલ્લામાં કૂવો હોય એની અંદર જઈને એને ગાયનું લોહી નાખી આવે કે માંસ નાખી આવે હવે ત્યાં જનાર વ્યક્તિ છે એને તો ખબર નથી આમાં શું છે હવે એક દિવસ પાણી પીધું બે દિવસ પીધું પછી અચાનક જ કોઈ આવીને ઘટસ્ફોટ કરે કે આમાં તો દારૂનું મહેલ પડ્યું છે એટલે એ મહોલ્લા સિવાયના આખું ગામ છે એ મહોલ્લાના લોકોને છોડી દે કે આ તમે જાત બહાર આવે એમને ફરીથી પાછું હિન્દુ ધર્મમાં લાવવા માટેનો કોઈ રીત રિવાજ કોઈ નિયમ એ સમાજે સમાજમાં પણ એવી જાગૃતિ હતી નહીં કે આવી રીતે કોઈ વ્યક્તિ કોઈની અજ્ઞાનતાનો લાભ લઈને આવું કરે તો એને ફરીથી સમાજમાં લાવી શકાય કે નહીં તો આ રીતે લોકો કન્વર્ટ થયા પણ આપણે ત્યાં એ વાત આ સમજવી જોઈએ તે વખતે લોકોએ આના ઉપર ધ્યાન નહોતું આપ્યું પણ આપણે એ વાતને સમજવી જોઈએ કે એ વાત સાચી છે કે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મમાંથી બહાર ચાલ્યો જાય એટલે વર્ણાશ્રમ ધર્મની લિમિટ છે એને ક્રોસ કરી જાય તો એ વર્ણ બાહ્ય થઈ ગયો ફરીથી એ વર્ણ વ્યવસ્થામાં ના આવી શકે એ વાત પણ સાચી છે પણ એનો મતલબ એ નથી કે વૈષ્ણવ ન થઈ શકે કે શૈવ ન થઈ શકે કે શાક્ત ન થઈ શકે એટલે શિવ વિષ્ણુ કે દેવી જેની પણ એના આસ્થા હોય જે પણ એની શરણાગતિ અને ભક્તિ પણ કરી શકે છે અને એ અર્થમાં એકથી પાછો આપણો વૈદિક ધર્મનો જે હિસ્સો બની જઈ શકે જેનું એક્ઝામ્પલ આપણા ઇતિહાસોમાં એવા ઘણા બધા ભક્તો થયા છે કે જે ભક્તો રસ્તાન તાજબીબી નેહા ઝીમર રૂપા કોરિયા કે આ લોકો બધા કોઈક ને કોઈક રીતે આઉટકાસ્ટ હતા વર્ણાશ્રમની બહારના હતા પણ તેમ છતાં પણ એમને વૈષ્ણવ તરીકે એમનો સમાવેશ થયો હવે સમાજમાં રહેતા હોય અને એવા પણ વૈષ્ણવ હોય કે જે વર્ણાશ્રમને પાડતા હોય એવા પણ હોય કે જે વર્ણાશ્રમને ન પાડી શકતા હોય કે એનાથી બહાર હોય તો જ્યારે એમને પરસ્પર વ્યવહારનો પ્રશ્ન આવે તે વખતે મર્યાદાનું બંને પાલન કરતા હતા તે જમાનામાં પણ વૈષ્ણવતાની દ્રષ્ટિથી બંનેની અંદર સમાનતા હતી આવી ખ્યાલમાં જેમ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં એક કેટલોક પ્રદેશ એવી રીતે નોટિફાઈડ છે જેને કેન્દ્ર શાસિત કહેવાય છે યુનિયન ટેરિટરી અમુક પ્રદેશ એવો છે કે જે રાજ્ય દ્વારા શાસિત છે હવે યુનિયન ટેરેટરી છે ત્યાં મુખ્યમંત્રી નથી હોતો રાજ્યપાલ દ્વારા અને રાષ્ટ્રપતિ દ્વારા સીધું એનું શાસન થતું હોય બીજા ચૂંટણી થાય ને લોકોનો જનતાનો પ્રતિનિધિ છે એ પ્રદેશ છે એનું સંચાલન કરે પહેલા ગોવા એવી રીતે આવતો હતો હવે પછી એને અલગથી રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું કોઈ જમાનામાં દિલ્હી પણ એ રીતે હતું હવે દિલ્હીને પણ રાજ્યનો દરજ્જો મળ્યો તો જે પણ યુનિયન ટેરિટરી છે એને વધારે અધિકાર મળેલા છે રાજ્યની અંદર રહેનારો વ્યક્તિ છે એને એના કરતા સીમિત અધિકાર છે જે પણ ટેક્સેશન છે એના ક્રાઇટેરિયા પણ યુનિયન ટેરિટરીમાં જુદા છે અને બીજા બધા રાજ્યોની અંદર જુદા છે સમજમાં આવ્યું ને પણ તેમ છતાં બંને ભારતીય તો કોમન બંનેના વચ્ચે ભારતીયતા છે જેને જે અવસર તે તમારે હોવી પડશે કોઈ સમાજમાં એવું પણ હતું કે તમને બે દેશની નાગરિકતા એક સાથે મળે કોઈ જમાનામાં જ્યારે બ્રિટિશરો આફ્રિકામાં રાજ કરતા ત્યારે એમને પોતાની સગવડ માટે આફ્રિકાના અંદર રહેનારા લોકો છે એમને બ્રિટેનમાં આવવા જવા માટે એમને એ લોકોને સ્પેશિયલ રાઇટ આપ્યા કેમ કે એમનું કામ હતું જરૂરી હતું એટલે આફ્રિકાની અંદર રહેનારો વ્યક્તિ છે આફ્રિકાનો કોઈ કોઈ કન્ટ્રી સમજો ટાંઝાનિયા છે તો એ ટાંઝાનિયાનો પણ નાગરિક કહેવાય અને બ્રિટેનનો પણ નાગરિક કહેવાય બંને દેશોની એને સિટીઝનશીપ મળે આપણે ત્યાં પૂનમબેન છે ને અહીંયા રહે છે કલરોમાં એમનું એવી જાતનું છે એ આમ હિન્દુસ્તાની છે પણ ત્યાં રહેવાને કારણે એમને બંને જાતની ડ્યુઅલ સિટીઝનશીપ એમને મળેલી છે કેટલાકના એવા સ્ટેટસ પણ હોય છે પણ જે પણ સ્ટેટસ હોય એની અંદર કોઈ કોમન ફીચર આપણને શોધી કાઢવો પડે અને એના એની સાથે નિભાવી શકીએ તો કોઈ વ્યક્તિ હિન્દુમાંથી અન્ય ધર્મની અંદર ચાલ્યો ગયો છે વેદ કે છે કે હવે તો એ કહે છે કે અચ્છા તો હવે મારા માટે શું વિકલ્પ છે તો એના આપણે તું તમારી ધર્મનું કર જન્મ થાય એનો પ્રતિષ્ઠા કર કોઈ પણ વિધિ અંદર ભાગ લેવાનો એ કોઈ અધિકાર નથી એ પશુ તુલ્ય ગણાશે શાસ્ત્રીય ફલની પ્રાપ્તિ નહીં થાય સાધનોથી જે ફલ પ્રાપ્ત થાય એની હા એ તો શરણાગતિથી કોઈને મળી જાય તો એમાં તો શું કરી શકે આનું બે કોટורה બસ તમને કુમારિયે ખાય હમ આ તો થઈ શકે ને એ બાર મે ક તો એને માન લે કે એ એ તો ખબર ખુસ તો તો ટી વાટન દે પડી પડતા હવે અતિશરા ગતિ કરતા દિશાંતર એવો બહુ જાગે સી જા કે એ આમાં ને બધું શું છે અને પ્રભુ એને એ જાતનું ફલદાન કરે તો કઈ સમસ્યા આ થઈ ગયું સ્પષ્ટ બધાને હવે બીજી વાત યોજનાઓની ચર્ચા આપણે કરી રહી છે વરાળાના સંબંધમાં મન જે છે એનો શાબ્દિક અર્થ થાય રંગ કલર અને કેટલી જગ્યાએ શાસ્ત્રમાં એવા સંકેત પણ મળે છે કે બ્રાહ્મણ એટલે વ્હાઈટ હોય ને ક્ષત્રિય હોય એટલે કંઈક યલોઇશ હોય વૈશ્ય છે તો એ બ્લુ કલરનો હોય શુદ્ર હોય તો બ્લેક હોય એમ એવું એવી રીતે કોઈ કોઈ જગ્યાએ એવું કહેવામાં પણ આવ્યું છે પણ એ જે કલરના રૂપમાં એનું નિરૂપણ છે એ કેવલ એ સાત્વિક રાજસ્થાન અવસ્થાને એટલે હું બ્રાહ્મણ છું કે વૈશ્ય છો ક્ષત્રિય છો તો વૈશ્ય છો ગોપાલ વૈશ્ય છો તો અહીંયા ક્ષત્રિય તો નથી પાણી અને બ્રાહ્મણ જે આપણે કઈ એને કરીએ કે એવું કહી શકીએ જન્મ મારા મા બાપ વૈશ્ય હતા ને એમનો હું સંતતિ છું તો હું વૈશ્ય છું એટલે પહેલો આન્સર છે જન્મ જન્મનો મતલબ માતા અને પિતા એ બંને સમાન વર્ણના એટલે જે વર્ણશંકર છે એની શક્યતાને આપણે અહીંયા વચ્ચે નથી લાવી શકતા એટલે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર વર્ણ છે મુખ્ય કારણ એનો જન્મ છે વ્યક્તિ છે તે શું છે સંસ્કાર એટલે યજ્ઞોભવી સંસ્કાર નથી ત્યાં સુધી શુદ્ર છે શુદ્ર એટલે શુદ્ર વર્ણનો નહીં શાસ્ત્રનો આશય એ છે કે જેવી રીતે શુદ્રને કોઈ પણ શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર નથી એવી રીતે ભલે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યના કુલમાં જન્મ થયો હોય તે છતાં પણ જ્યાં સુધી યજ્ઞોપવિત સંસ્કાર થતા નથી ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના દીકરાને પણ કોઈ પણ શાસ્ત્રીય કર્મનો અધિકાર નથી આવી કાલમાં શું આવ્યો જનોરી એ અર્થમાં પેદા થનારો હરેક વ્યક્તિ શુદ્ર છે શાસ્ત્રીય અધિકારથી વંચિત હોવાને કારણે પેદા થનારો હર વ્યક્તિ ચાહે સામાન્ય દીકરો હોય ચાહે સ્ત્રી કે વૈશ્ય હોય એ શુદ્ધ વસ્ત છે શુદ્ર નો મતલબ શુદ્ર જેવો આવી ચાલો એના માટે શાસ્ત્રમાં એક વચન છે સદોપવીતિના ભાવ્યમ સદા બદ્ધ શીખે ન તમે કોઈ પણ કર્મ કરો નાનામાં નાનું ઉપવીતિ એટલે ડાબા પગમાં ઉપર જનોરી હોવી જોઈએ અને તમે શિખા બંધાયેલી હોવી જોઈએ જો શિખાવટ જે જન્મ જ્યારે ધર્મો આપવાનો હોય કર્મ કરવાના હોય તે વખતે પ્રાચીન કોઈ ભાવ્યમ દાવા ખભા ઉપર જનોઈ તમારી હોવી જોઈએ જ્યારે તમે કોઈ પણ કર્મ કરો ત્યારે અને શિખા તમારી ખુલ્લી ન હોવી જોઈએ બંધાયેલી હોવી જોઈએ સદા બદ્ધ શીખે ન વાંધો છો ને એવાના હવે આપણે એમ કહીશું કે શિખા હોય તો આપણે એ કહેવામાં આવે છે કે જાહેરમાનો જન્મના જાય તે શુદ્ર સંસ્કાર બીજ ઉચ્ચશે જો જન્મથી તો શુદ્ર પેદા થઈ રહ્યો છે એમાં જે દ્વિજત્વ છે દ્વિજત્વ દ્વિજપણું દ્વિ એટલે એટલે જન્મ તો પેદા થનારો છે એ પહેલા તો માતાના ગર્ભમાંથી થાય છે એનો પ્રથમ જન્મ અને બીજો જન્મ જે છે એ આ જન્મ એને બીજો જન્મ કહેવાય છે માતુર યદગ્રે જાયંતે દ્વિતીયમ મૌંજી બંધના માતાના ગર્ભથી જે પેદા થયો છે એનો બીજો જન્મ જયારે મૌંજી બંધન થાય છે ત્યારે થાય છે ત્યારે એનું દ્વિજત્વ આવે છે એટલે બીજાના કર બીજા કર્મ ઉપર સંસ્કાર સંસ્કાર નો મતલબ અહીંયા ઉપનયન જન્મ છે સમાન વર્ણના માતા પિતાથી પણ સંસ્કાર નથી ભગવાન કેન્સલ કરે બધું અને એ સંસ્કાર એટલે અમુક પેઢી સુધી ન રહ્યું માની લો કે માતા પિતાના સંસ્કાર પિતાના થયા છે પણ પુત્રના ન થયા તો હવે વર્ણ ગયો એનો પુત્રનો માતા પિતાનો હજી રહ્યો પણ સંસ્કાર પુત્ર છે તેથી આગળ એવી તસ્લીમ થઈ રહી છે એ પણ સંસ્કારહીન થઈ રહી છે તો હવે ત્યાંથી એ વર્ણ કેન્સલ થયો હવે વાણિયા કે બ્રાહ્મણ એ બધું તમારું વર્ણ ટેકનિકલ સેન્સમાં તમે એ વર્ણના નથી સામાજિક ઓળખ માત્ર તમારી એવી છે એટલે લૌકિક વર્ણ છે શાસ્ત્રીય દૃષ્ટિથી એ સમાપ્ત થઈ ગયું વર્ણ આવી ખ્યાલમાં હા હા કર્મ વખતે તો કામ નથી જયારે પણ કર્મ કરે તે હા શિખા તો બાંધીશ કમ્પલસરી નહીં તો પ્રાયશ્ચિત છે પછી સંતાનો कैसे बिगड़ा તો વેદ કહેલું છે વસંતે બ્રાહ્મણ ઉપનયિત કોનું ઉપનયન કઈ ઋતુમાં કરાવવું એના માટે શાસ્ત્રમાં આગ્યા પતંગ ઋતુની અંદર બ્રાહ્મણનો થાય ગ્રીષ્મે રાજન્ય જે ક્ષત્રિય ગ્રીષ્મ ઋતુમાં થાય અને શરદી વૈશ્ય શરદ ઋતુ ની અંદર વૈશ્ય વર્ણનો ઉપનયન થાય ઉપરોક્ત છે કે અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત બ્રાહ્મણની મિનિમમ એજ ઉપનયન માટે આઠ વર્ષ આઠ લઈને સોળ વર્ષ સુધી થઈ જવું જોઈએ એ જ રીતે ક્ષત્રિય હોય તો બાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધી એને છૂટ છે કે ત્યાં સુધી એ ઉપનાયન કરી લે વૈશ્ય હોય તો સોળ વર્ષથી લઈને એને ત્રીસ વર્ષ સુધી એની છૂટ છે કે ત્યાં સુધીમાં પણ એ પોતાનું ઉપનયન કરી લે આવો હવે તો પાણી ગયા ને હવે ઊંડા પાણી ના પડે આજે બધા પણ અને ગાયત્રી પરિવાર એ પરણેલાઓને પણ ઉપનયન કરાવે છે એ જુદું વડે પ્રક્રિયા હતી એટલે કોને એટલે જેનો ઉપનયન થયો નથી અને ગ્રહસ્થમાં પ્રવેશ કરી ગયા છે એને શું કહેવાય એમ એ સંસ્કાર શુદ્ર કહેવાશે હા એટલે સંસ્કાર રહિત હોવાના અર્થમાં શુદ્ધ હા આપણી પ્રાચીન જે સમાજ વ્યવસ્થા ધર્મ વ્યવસ્થા હતી એમાં ઇતિહાસ છે બાકી આજના સમયમાં કોઈની અંદર કઈ પણ કોઈને કહેવા જેવું નથી બધા જાતિના રૂપમાં કે પોતાની સામાજિક ઓળખના રૂપમાં જ બ્રાહ્મણ બ્રાહ્મણ છે ક્ષત્રિયો ક્ષત્રિય છે શુદ્ર એ શાસ્ત્રના વચન અનુસાર એ બ્રાહ્મણનો દીકરો પણ શુદ્ર જ કહેવાશે એમ ક્યાં સાંભળ્યું હતું ક્યાં સાંભળ્યું હતું આ વાત સાચી છે પ્રાચીન સમયમાં થતું હતું પણ વીતી ગયા હા હવે અત્યારે ચલાવવામાં કરવામાં આવે છે પણ શાસ્ત્ર વિરુદ્ધ છે આગળ લો હવે ટોપમાં જન્મ સંસ્કાર અને ત્રીજું કર્મ એટલે સંસ્કાર જે જે વર્ણમાં જેનો જન્મ થયો છે તે વર્ણના અનુસાર એના સંસ્કાર થાય તે પછી એના અનુસાર એને કર્મશાસ્ત્ર બતાવે છે પ્રતિદિન સંખ્યા કરવી જોઈએ એ જ રીતે ઉપનયન થઈ ગયું તો હવે વેદનું અધ્યયન કરવું જોઈએ આ બધા કર્મ છે હવે જન્મ છે સંસ્કાર છે પણ કર્મ નથી તો એની બ્રાહ્મણતા કે ક્ષત્રિયતા કે વૈશ્યતા સંસ્કાર પૂરતી જ સીમિત રહેશે એને તમે એમ સમજો કે એલએલબી ની ડિગ્રી કોઈ પાસે હોય પણ સનદ લઈને પ્રેક્ટિસ ન કરતો હોય તો એ શોભાના ગાંઠિયો જેવું કહેવાય એનો કોઈ ઉપયોગ નથી એની માફક એક કર્મહીન વર્ણી વ્યક્તિ છે સમજમાં આવ્યું ને એના પછી વૃત્તિ વૃત્તિ એટલે આજીવિકા એ લાઈવલીહુડ ચોથું કાયદેને વૃત્તિ છે એટલે જે વર્ણના સંસ્કાર તે વર્ણના કર્મ અને એ જ વર્ણની આજીવિકા એવું નહીં કે જન્મે બ્રાહ્મણ હોય અને આજીવિકા વૈશ્યની કરતો હોય એટલે વેપાર વાણિજ્ય કરતો હોય કરતો હોય તે પ્રમાણે આજીવિકા પણ બ્રાહ્મણની જ હોવી જોઈએ કેમ કે જે દ્રવ્યથી ધર્મ કાર્ય સંપન્ન થાય એ દ્રવ્ય પોતાના વર્ણની આજીવિકાથી કમાવેલું જો ન હોય તો એવા દ્રવ્યથી કરેલું કોઈ પણ કાર્ય સફળ નથી ગણાતું ધર્મ કાર્યમાં ઉપયોગ થતો નથી આવી ખ્યાલમાં હવે આ શાસ્ત્રી વ્યવસ્થા છે કોઈ પણ વર્ણના નિશ્ચય માટે આમાં જેટલા જેટલા ફીચર ઓછા એટલું એનું વર્ણ કમજોર ગણાશે એટલે આ ત્રણ છે પણ વૃત્તિ નથી તો એ ખાલી કર્મે બ્રાહ્મણ છે કે કર્મે ક્ષત્રિય છે એમ કહેવાશે વૃત્તિ કે કર્મ નથી તો ખાલી સંસ્કારથી બ્રાહ્મણ છે કર્મ વૃત્તિહીન છે કોઈ વ્યક્તિમાં તમને કામ ન હોય ખાલી નામો બ્રાહ્મણ આ રીતે નથી વિચારતા પછી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે અને મહાપ્રભુજીમાં વ્યક્ત એક દેવતા છે બ્રાહ્મણ એક દેવનું નામ છે એનો અધિદેવ છે ક્ષત્રિય વેશ શુદ્ધ પણ અધિદેવ છે અનુસાર તેના અનુસાર કર્મ અને તે વર્ણ અનુસાર એની આજીવિકા ચાર વસ્તુ હોય તો એ અંદર એ દેવતાનો વાસ રહે છે હોય એ મૂર્તિ બજારમાંથી આપણે લાવીએ એની અંદર પ્રતિષ્ઠા કરીએ પ્રતિષ્ઠા કરી અને એની પૂજા કરીએ મૂર્તિમાં ત્યાં સુધી રહી શકે અને કઈ સ્થિતિમાં એ જ્ઞાની સ્વરૂપિત થઈ જાય એ બરાબર અગર કોઈ જગ્યાએ પવિત્રતા કરવામાં આવે તો જે દેવની પૂજામાં જે પદાર્થ કરવામાં આવ્યો હોય તો પદાર્થ કરવામાં આવે અંધતાની આપણે એની શરણાગતિ ભક્તિ કરતા હોય એના અંધતાનો ભંગ થાય તો આવી દેવ ત્યાંથી વિરોધ થઈ જાય આ પ્રસંગો આપણે ત્યાં આવે છે જેમ દોષી માટે સરકારી અમલદાર એમની જમીનની માપણી માટે આવ્યા અને એમની જમીન પહેલી માપી દીધી એટલી બધી આગળ લાગી કે ઠાકોરજી ગાયબ થઈ ગયા કે જીવાને મારનારો તો હું છું સરકારી સંસ્થાને તો એવી અનંતહીન જે વ્યક્તિ છે એને પાસે હું શું રહું તો ઠાકોરજી ત્યાંથી પધારી ગયા તો અનન્યતા છે કોઈ જગ્યાએ દેવ અપેક્ષા રાખે કોઈક દેવની પૂજામાં કોઈ પદાર્થો નિષિદ્ધ હોય જેમ વિષ્ણુ છે તો વિષ્ણુની પૂજાની અંદર કમળ વગેરે ફૂલ છે એ એમના પસંદના ફૂલ છે પણ ધતુરાના ફૂલ કે આંકડાના ફૂલ છે એ વિષ્ણુ પૂજાની અંદર વર્જિત છે એટલે વિષ્ણુ પૂજા આગળ આંકડાનો કમી જાય સમજાયું ને તો એવી રીતે જેમ મૂર્તિની અંદર દેવની પ્રતિષ્ઠા હોય છે એવી રીતે આનો જે મૂર્તિ એમાં ક્રિયાથી I don't know if you said that. Unfortunately, the congregation. And for the congregation, આવી રીતે વૃત્તિ કે આજીવિકા એટલે જેનાથી આ દેહનું આપણે પોષણ કરીએ છીએ તે દેવની મૂર્તિના જેના આરાધન કે સેવન કરવામાં આવે છે એક્ઝેક્ટલી એવી જે આરાધના મૂર્તિ અહીંયા દેવના એ દેવનું નામ બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય દેવતા વૈશ્ય દેવતા દેવતા અને તે જ પ્રમાણે વર્ણની પણ બાબત છે એટલે આશ્રમની પણ કે બ્રહ્મચર્ય આશ્રમનો પણ દેવ છે ગ્રહસ્થ આશ્રમનો પણ દેવ છે એ ચારેય વર્ણ અને ચારે આશ્રમના દેવતા છે અને એ વર્ણ અને આશ્રમ અનુસાર જો મનુષ્ય શાસ્ત્રવિધિ અનુસાર જીવન જીવે છે તો એ દેવતાની એમાં સ્થિતિ રહે છે નહીં તો દેવતા તિરોહિત થઈ જાય છે આ વ્યવસ્થા વર્ણ અને આશ્રમના સંબંધમાં છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હા હા કોઈ નથી એ ટાઈમ પાસ છે બધું દોસ્તો થતા જ હશે ખબર નથી એમને ખબર હોય કે નહીં પણ આપણને ખબર છે તે છતાં અમે બધું કરીએ તો છીએ એટલે જે વાત આવે છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે આ એવી વાત છે કોણ ડિક્લેર કરે કે આજથી આ વ્યવસ્થાને બંધ કરી દો અને કરી દો તો હવે ઓપ્શન આપણી પાસે છે જ બીજો કોઈ કે જેનાથી આપણે આપણી કોઈ વ્યવસ્થાને જે યાત્રા છે આપણે ચલાવી શકીએ એવું કોઈ ઓપ્શન નથી એટલે જે મહાપ્રભુજી કહે છે કે ક્રિયમાણે ન ધર્મ ત્રાણ કહો તેમ છતાં પ્રકારથી ધારો થતો નથી કારણથી કોઈ વ્યક્તિ પ્રક્રિયા એને ધર્મ જવા જતી હોય એને છોડવાનો એ નક્કી કોણ કરશે કેમ કે માની લો કે તો મારા કોઈ વ્યક્તિ પોતાના યુનિવર્સિટીની જોબ છે અને અધ્યાપન એ બ્રાહ્મણની વૃત્તિ છે ભલે હું કરું નથી કરતો તો શું થયું તો હું વૃત્તિ તો બ્રાહ્મણ છું ને એમ વૃત્તિ સંસ્કાર જન્મ એમ ત્રણ એના કિસ્સામાં આવી પડે આપણે હવે આને આનો નિર્ણય કરનારો કોઈ નથી તો શું કરવું એમ તો આપણે સ્ટોપ કરીએ પણ કરવું શું એ લોકો આપણે આવડતી કેટલા પડા પહેલો ધર્મ પાયાનો ધૃતિ આવી રીતે કહેવાનું એમ એટલે મારું કહેવાનો મતલબ એ છે કે સામાન્ય ધર્મની અંદર જે વાત કહેવામાં આવી રહી છે ખાલી નાઈ ધોઈને ને વસ્ત્ર પહેરીને માણસ પૃથ્વી ઉપર બેસી ગયો એટલી જ છે એનાથી આગળ કંઈ છે જ નહીં ઈશ્વર સંબંધી કોઈ કાર્ય સામાન્ય ધર્મમાં આવ્યું ના આવ્યું આત્મ સંબંધી કંઈ આવ્યું કઈ વાત આવી નથી રહી કોઈ તમારી કામનાઓ છે એની પૂર્તિની કોઈ આવી આપી એવા પ્રયોગો શાસ્ત્રીજી બહુ આપણે પ્રકાંડ વિદ્વાન થયા એમણે જે આપણું વાંચ્યું ત્યારે એમને લિટરેચરનું એમના પરિવારમાં કઈ લગ્ન પ્રસંગ આવતા ને તો મહાપ્રભુજીને सिंहासन पर विराजमान नहीं કરતા વિધિ ન કરતા જુનાગઢની અંદર બીજો રસ્તો છે કે એમના પોતાના જરૂર છે એમની દૃષ્ટિ રાખવી છે અથવા કોઈ ગોળ માણસ હોય એટલે લોકો કહેવાનો આ એ છે લોકોએ એવો પ્રયાસ કર્યો કે જ્યારે આ વ્યવસ્થા આપણી નથી થતી ગઈ તો એને કોઈ બીજી વ્યવસ્થાથી કરીએ એવું આપણે કર્યું છે એવું નથી દયાનંદ સરસ્વતી વાત કરી છે પછી જે ઓલા રાજા રામમોહન હતા બ્રહ્મો સમાજ છે એમણે પણ એ વાત કરી હતી गायत्री पर्यावरण અત્યારે કઈ દેવી જાતો પ્રયાસ કરી રહ્યો છે એ રાધા રાધા કોઈ પુસ્તકામ ગ્રંથ છે એના સોલ્યુશન વિચાર્યા છે પણ એ જે સોલ્યુશન છે એ કરી તેમાં કઈ કઈ સાત્રા આવું પડે એટલે સાત્રા નથી રહેશે આપણે આપણું કર્તવ્ય શું છે એ તો આવરી લીધા પછી આપણે નક્કી કરવાનું તો વાલણ જયારે સંસ્કાર થવો જોઈએ વર્ણના અનુસાર તે પછી વર્ણના અનુસાર કર્મ હોવું જોઈએ અને અંતમાં એની આજીવિકા હોવી જોઈએ આટલું ભેગું થાય વસ્તુ એ વ્યક્તિ એ વર્ણનો કહેવાય આમાંથી જે વસ્તુ મિસિંગ હોય એટલે એની ની અંદર ન્યૂનતા થાય ભાગવત માં આવે છે ને કે બળદના રૂપમાં ધર્મ હતો એના ચાર પગ હતા ધર્મના એમાં કોઈકનો એક જ્ઞાન વૈરાગ્યનો પગ છે ખુલ્લો થઈ ગયો હતો કે ભક્તિનો પગ છે નિર્મલ થઈ ગયો હતો એમ એક એક એક એક ટાંગ છે આપણા બધા આ વર્ણ આશ્રમની તૂટી પડી છે તો એટલું લંગડું થાય તો આપણી સ્થિતિ આ છે श्रवण ब्रह्म संध्या ब्रह्मचर्य वेदाध्यायी वगैरह वगैरह બધા શૂદ્ર નથી બ્રાહ્મણ ક્ષત્રિય શિવાય વર્ણને બધું ઇક્વલ જ છે શૂદ્ર નથી પ્રાપ્ત શૂદ્રને બધું મળી જાય છે જે એ એને કઈ નથી કરવાનું મોટા પણ કરીને એને કરે તો અપરાધ થાય પણ ન કરે તો એને કૃતાર્થ છે આવી કાલમાં તો મને લાગે છે આજે આટલું પર્યાપ્ત છે પછી આપણે કાલે તો છે ને હજી કે નથી